સ્વરમણતા પરરમણતા જેણે લગ્ન નાઇલાજ થઈને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજી ખુશીથી સહયોગ કરીને ત્રણ ત્રણ સહયોગ કરીને લગ્ન કરી નાખ્યું તે વીતરાગોના જ્ઞાનને કેમ પામે ના છૂટકે જેણે શાદી કરી છે ના છૂટકે જે ખાય છે ના છૂટકે જે પીએ છે તેને માટે વિતરાગોનું જ્ઞાન છે ના છૂટકો આ એક પદ છે સ્ટેજ છે નથી જ ગમતું છતાં કરવું પડે છે તમને એકાદ ચીજ ગમતી તો હશે ને એવી તમને ખબર હશે ને ગમતી છે ખરી પણ આ જ છે એવું આંગળી ચીંધીને હું બતાવી શકું નહીં છે ખરું ને એ છેના આધારે જીવે છે આ જીવે છે શાના આધારે છેના આધારે અને છેના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય અત્યારે આત્માની રમણતા છે એમાં છે જો છેવાળી રમણતા ના ગમતી થઈ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો નહીં તો દેહ રહે જ નહીં પણ છે એમાં રમણતા છે ત્યારે આત્મા કહે છે તમારું બરાબર છે તમે તમારા ગામમાં બરાબર છો ને હું મારા ગામમાં બરાબર છું કોઈક જગ્યાએ રમણતા વર્ત્યા કરે આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે જો રમણતા કોઈ પણ જગ્યાએ એક પરમાણુ માત્રમાં પૂદગલમાં પૌદ્ગલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી આત્મરમણતા સિવાય એક ક્ષણ પણ અમે રહ્યા નથી આ દેહ મારો છે એવું અમને ભાન રહેતું નથી પાડોશી તરીકેનું ભાન રહે છે આ દેહ નેબર છે ફર્સ્ટ નેબર છે પૌદ્ગલિક રમણતા જો કિંચિત માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી આત્માના અણસાર દેખાય છે પણ તથારૂપ ના થાય તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કહ્યો છે તેવો ના થાય તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે આ બધા ચંચળ આત્મા છે જ્યાં સુધી પૌદ્ગલિક રમણતા છે ત્યાં સુધી ચંચળ આત્મા છે ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય એક શુદ્ધ ચેતનની રમણતા એ પરમાત્મ રમણતા કહેવાય છે અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા એ રમકડાની રમણતા કહેવાય છે રમકડા રમાડે છે એમ કહેવાય છે